के ऊपर से आपको कुछ दूध वैसे लेते हैं बस इसका खाली दूध है हाँ, हाँ। और सुबह में सुबह में फल लेते हैं सीरियल क्या चाय ना क्या हाँ, हाँ, हाँ, बहुत कम खाते हैं कम बहुत और दोपहर के बराबर लेता है हाँ दोपहर दो दो तीन पूजा तो बहुत होता है दो बजे दस बजे से तीन बजे तक पूजा होता है हम्म। पूजा में चार कलाक जाए ચાર કલાક જાય है? ભગવાનની પૂજામાં ત્રણ ચાર કલાક જાય છે हाँ बराबर वो प्रभु के लिए ही लाइफ है वो लाइफ प्रभु के लिए है ये लाइफ माशक के लिए नहीं है नहीं उसमें तो आनंद बहुत आता है हाँ पीस नहीं आनंद आता है हाँ पीस तो माइंड का होता है हाँ, mind का। आनंद तो दूसरा है हमारा हाथ <laughs> कितना दिन का हो गया अभी अभी तो बारह दिन हो गया है बारह दिवस बार दिवस बारह दिन बार दिन के हमारा हाथ लग गया <laughs> वो भी हिसाब में वो आया जब बदर का पेट में काटना पड़ता है हाँ। वो भी हिसाब हिसाब है ಅದಾದ್ರೆ சொல்ற பயத்தை செக்ஷன் பண்ணிட்டு அடுத்தா அதுவும் டெட் டியூ ஆக்கும்போது அப்படிதான் அவனோட கிரெடிட் அப்படி வரணும்னா அதோ தட்ஸ் ஹவ் லல்லி pay he hurt dues to him you see see what happens if फायदा ही नहीं संसार में रखने वो संसार समुद्र समुद्र मोक्ष के लिए तैयारी होना चाहिए independent state all these are related dependent state tedious life Relative, we want detachment. Gradually detach, detach yourself. Because no use of grabbing, no good. Too much. It's all finished. हमको कोई चीज तदय नहीं होती तदय होती नहीं कोई बॉडी को सेपरेट कर दिया first neighbour without any compression without any tension without अच्छा no tension no tension sweet sweet sweet sweet हाँ तो बच्चा को भी दर्शन करने में ठीक ठीक लगता है मीठा दर्शन होता है उसका बुद्धि कब आएगा दस हाँ। दस साल में आएगा हाँ कितने साल में आएगा दादा बच्चों को ask him when they start developing એ કે બાળક ને બુદ્ધિ કેટલા વર્ષે આવે बुद्धि જેટલા ઉંમર બઢતા જાય ને તેમ બધી બુદ્ધિ બી બઢતી જાય થોડા થોડા થોડા થોડા બઢતા જતા है ना जैसा जैसा बड़ा होता था हम्म। जैसा उसको अक्ल बढ़ता जाता था फिर समझ में आता जाता था दादा का पच्चीस साल की तक बुद्धि बढ़ती है हम्म। पीछे आगे से बुद्धि नहीं बढ़ती है एक्सपीरियंस बढ़ता है एक्सपीरियंस एक्सपीरियंस बढ़ता है ಟ್ವೆಂಟಿಫೈ ವರೆಕೆ ಬುದ್ಧಿ ನಾವು ಯೂಸ್ ಮಾಡೋದು ಅಪರ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆಗ್ತದೆ શાંતાબેન કે આપણામાં કહેવત છે સોળ વર્ષે સાન આવે વીસ વર્ષે વાન આવે એનો અર્થ શું છે વીસ વર્ષે વાન એટલે સમજણમાં આવી જાય સોળ વર્ષ નો છોકરો હોય પણ ગતાગમ ના પડે અને પંદર વર્ષની છોડી હોય તેને ગતાગમ પડે કારણ કે પચીસ વર્ષ જેટલું એને જ્ઞાન હોય દસ વર્ષ આગળ હોય હા વ્યવહારિકતા બહુ સરસ હોય પચીસ સોળ વર્ષના છોકરાને સમજણ ના પડે પેલી પંદર ની છોકરી હોય ને બધું એને લાગેલું લાગેલું પાડી હાલે પેલો ડફોલ ફર્યા કરે ખાલી Ask him how Kalidas got the Nyan, I mean the Saraswat. You you know, he was so dumb, but he got it like that. What is it, Purva Janma thing? શું કોઈ મને ના સમજાય Kal, uh, you understand what I said? વ્યવહારિકતા બહુ હોય છોકરીઓમાં વ્યવહારિકતા કેમ કરીને ઘર ચલાવવું બધું છે. Kalidas was almost immediate. પેલાને આવડે જ નહીં He had nothing. ડફો હોય Yes. Then finally he got the Devi came and gave Come here, no, ask him. Okay. Kalidas. See, Kalidas, was, you know, he was, he got Saraswati, Kadaks, Kadaks you know, the, the Yes, grace, yes, yes. so late, and he, બુદ્ધિ કિંમત જ્ઞાન કી જ્ઞાન, જ્ઞાન. બુદ્ધિ તો ગિફ્ટ એવો સાયન્ટિસ્ટ છે ને ગિફ્ટ gift, gift. दादा का ज्ञान से आगे कुछ नहीं है That's Last correct, station. that's right. Last station ही है मोक्ष का એનો પુરુષાર્થ નથી સાયન્ટિસ્ટ ગિફ્ટ છે Hmm. There is no purshat for the scientist. It's a gift. Yes, okay. બાકી સાયન્ટિસ્ટ બધા ડકોળ હોય હા કે ગૌ જોડે કેમ વર્તવું ના આવડે He asked one question, you know. હોય બિચારાને શું કહ્યું gift હોય અને નિર્દોષ લોકો હોય આપણા કવિ જેવા હોય ને બાર મહિના લેડી સાંભળે યાદ ના આવે લેડી નામ યાદ ભૂલી જાય બાર મહિના પણ ગિફ્ટ બધી આ બધી જે શોધખોળો થઈ છે ને બધી ગિફ્ટ માણસ ના કરી શકે માણસ ની વિરુદ્ધ કરી નહીં બુદ્ધિ છે ઘાટ વાળી આપીએ છીએ ને બધાને એ ગિફ્ટ છે અમારે માણસ ના કરી શકે ગિફ્ટ ઓફ ગોડ ગિફ્ટ છે not that you earn that, you just get the gift. હા અમે જે જ્ઞાન આપીએ છીએ આ બધું એ ગિફ્ટ છે માણસ કરી શકે નહીં આવું Yeah, this is Dada give us the Gnan. It's gift. Yeah. Man cannot do it. Man cannot do it. Uncapable to touch this place તમે કહો ને Ah. Uncapable to touch this place place Place, yeah. But one હા, thing, gift છે how that gift, God's gift only went to him, not to others. Ah. So he must have Right, the reason. right. What he said, that, He that, must have- that he is must have correct. prayed for it Yes, for so yeah. many Right. like he must have prayed yeah. for And he was nirdosh. That nirdosh. means he was nothing, no harm. No harm to him. Nina કહે છે પુરુષાર્થ કોને કહેવાય? પુરુષાર્થ કોને કહેવાય? તે કરેલો પુરુષાર્થ કોઈ જતો એનો અર્થ ખબર નથી એટલે દાદા ને પૂછે છે કોઝિજ એને પુરુષાર્થ કહેવાય છે કોઝિજ આ બધી ઇફેક્ટ છે ઇફેક્ટ છે આ બધું તો ઇફેક્ટ માં જ રહું છું કહેવાય હવે પુરુષાર્થ ખરો પુરુષાર્થ રિયલ પુરુષાર્થ પુરુષ થયા પછી હોય પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી ગયા પછી પુરુષ પુરુષાર્થ કરી છે કે નહીં પુરુષાર્થ કરી છે કે નહીં સમજો એટલે પ્રકૃતિ એ ભમેડો છે ટોપ છે તે ફરિયાદ કરે ભમેડો પણ પોતાની શક્તિથી નહીં એ બીજી શક્તિ ભમેડો ફર્યા કરે એટલે અમે આખા માં લખ્યું છે કે વર્લ્ડના તમામ મનુષ્યો ટોપ છે ભમેડા છે એનો ખુલાસો જોઈએ દાદા આવજો મારી પાસે કારણ કે તમે ભમેડ્યા નહીં હું કહું હું ભમેડ્યો મારી ભમેડ્યા હતા શું કહે કૃષ્ણ ભોગવેડ્યા હતા શું છે એટલે પુરુષ થયા પછી પુરુષાર્થ થાય બીજો ભ્રાંતિ નો પુરુષાર્થ છે એને ના કહેવાય નહીં આપણાથી કારણ કે ભ્રાંતિ નો ખોટો ખોટો પુરુષાર્થ હોય તે નીચે ઉતારે અને સારો પુરુષાર્થ ઉપર ચડાવે ભ્રાંતિ નો ખરાબ પુરસાદ હોય बुरा पुरुषार्थ होता Uh-huh. तो नीचे चढ़ी जाता है Uh-huh. और अच्छा पुरुषार्थ होता है ऊपर चढ़ जाता है समझे ना ભ્રાંતિ નો અર્થ પૂછે ભ્રાંતિ કોને કહેવાય અત્યારે સમજ પડી ખબર પડે ને સારું તમારું હવે તે ત્યાં કોકનું અપમાન કર્યું અને પછી પછી તને પોતાને તારું જ્ઞાન શું કે ખોટું કહ્યું આવું ના હોવું જોઈએ શું કહ્યું એ પુરુષાર્થ એ ભ્રાંતિ નો પુરુષાર્થ અને મેં કર્યું એ બરોબર કર્યું છે કરવું જ છે એ પણ નીચે ગતિ ના પેલો ઊંચી ગતિ ના જોતા જ રહી એક માણસ એક માણસ હરણ હરણ હરણ હરણ ને ગોરી થી મારી નાખે છે અને પછી હરણ ને પોતાને ઘેર લઈ જાય છે મુસલમાન આપણે કહીએ કેમ સુધા માર્યું બિચારા હરણ ને ત્યાં શું કરું અરે ઓરત ઝઘડા કરે છે લડકા ઝઘડા કરે છે એટલે મારે આ કરવું પડ્યું ના કરવું જોઈએ છતાંય કરવું પડ્યું ને એમ કરીને લઈ જાય છે ઘેર અને પોતે ખાય છે બધા અને બીજો માણસ પ્રિન્સ છે રાજાનો છોકરો તે શોખ ની ખાતર મારે છે શોખ ની ખાતર પછી ઘેર લઈ જતો નથી બંને હરણ સરખી ઉંમરના પેલો પેલો મારે છે પશ્ચાતાપ કરે છે એને સાદી કેદ મળે છે સિમ્પલ અને પેલો એનું એ જ હરણ માર્યું અને પોતે ખુશી થાય છે આમ કેવું મેં મારી નાખ્યું તારી છે ને એટલે જન્મ ટીપલ છે એક જ કાર્ય પણ એને ભાવ ભાવ પેલો પુરસાદ પેલો અધોગતિ નો என்னோட வயசு சாப்பாட்டுக்கு இப்ப போகட்டும் நிலை விழிச்சு தருவாள் அந்த பொண்ணை சாப்பாட்டுக்காக சொல்லிட்டு அந்த பாவம் அவன் அனுபவிப்பேன் பட் சிம்பிளா એ કે போயிட்டு છે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું ஹண்டிங்க்கு போறாள જોવાનું ને જાણવાનું જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવાનું ને அது ஆயுஷ் முழுக்க જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવાનું ને જોવાનું જોવાનું ને જાણવાનું એ રસ્તો લેવાનો ને એમ. You have to repent એ for તો it. જ્ઞાન મળ્યા પછી જોવા જવાનું ત્યાં સુધી જોવા જવાના નકામ વાતો કરીએ એ તો તું અત્યારે વિના જુએ એ કામમાં લાગે ને સુધાર્થમાં થઈને જો દાદા કશું ના કરવા નથી કેતા ખાઓ પીઓ મોજ કરો મજા કરો બ્રાહ્મણ ના બે છોકરા હતા તે એક ત્રણ વર્ષનો હતો અને બીજો છ વર્ષ નો હતો અને મા બાપ મરી ગયા કોણ ઉછેરે અને મોટું કોણ કરે એટલે ગામના લોકો ભેગા થઈને પછી નક્કી કર્યું કે ભાઈ આ જેને જોઈતો તેને આપો છોકરો ઉછેરે મોટો કરે એટલે કોઈ એક રજપૂત હતો આમના જેવો તે લઈ આવ્યો પેલો મોટો છોકરા લઈ આવ્યો આ નાનો છોકરો કોઈ રહેતું નતું તો એક હલકી કોમનો હશે હરિજન તે કે છે મને આપો હું લઉં કે છે એમ ત્યારે બધા વિચાર કર્યું બ્રાહ્મણ છોકરો તો હરિજને કેમ અપાય પછી કોઈ ઘરાક ના થયું એટલે એને આપી દીધો ઉછેરવો તો પડે ને નાની ઉંમરનો ત્રણ વર્ષ છોકરો પછી એને આપી દીધો બંને ઉછેરવા માંડ્યા પેલો હરિજનતા ઉછરે છે પેલો ક્ષત્રિયનતા ઉછરે છે સમજે ને અને હરિજનતા ઉછર્યો તે અઢાર વર્ષે દારૂ કાઢતો શીખત દારૂ કાઢવા માંડ્યો ક્ષત્રિયતા ઉછર્યો એ બ્રાહ્મણ નો સંબંધ ને ફ્રેન્ડશીપ બ્રાહ્મણની તે દારૂનો વિરોધી થયો દારૂનું પિકેટિંગ કરે દારૂ પીવાય જ નહીં કે શું દારૂ ન પીવો જોઈએ જયારે પેલો કે છે કે દારૂ પીવો જ જોઈએ બે ભાઈઓ આ સંસ્કાર જુદા જુદા પાણી છૂટી જાતના મળ્યા હવે એક કચ્છ દારૂ ન જ પીવો જોઈએ એક જેમ કે દારૂ પીવો જ જોઈએ એટલે લોકોએ કહ્યું કે ભગવાનને આપણે પૂછીએ કે છે જ્ઞાની પુરુષ છે ત્યાં પૂછીએ કે છે કે આમાં કોનો મોક્ષ વહેલો થશે શું મોક્ષ કોનો વહેલો તે પછી ભગવાનને પૂછ્યું કે આ બેમાં મોક્ષ કોનો વહેલો થશે કારણ કે મોક્ષના કોઈ લાયક જ નથી માંથી કોઈ બે અનફિટ છે કે હા સર દારૂ નહીં પીતો દારૂ નહીં પીવાનો બધો ઉપદેશ કરે છે આ દારૂ ના પીવાનો અહંકાર કરે છે આ પીવાનો અહંકાર કરે મારે તો અહંકાર નું કામ નથી કે આઈ વોન્ટ વિધાઉટ ઇગોઇઝમ એ દારૂ ના પીવાનો અહંકાર કરે છે પેલો પીવાનો અહંકાર કરે બંને ઇગોઇઝમ છે શું ના પીવાનો અહંકાર કરે અને એનો બદલો ઊંચી ગતિ મળે અને પીવાનો અહંકાર એનો બદલો See, નીચી ગતિ ahankar is uh, goodly and bad. Both ways, if you have it. You will not Not ego, no, I ego. did- I did it. Oh, I did I know, no, it. even if you do good and bad, he was telling me four caste systems. That is, Varnashram. you know, Huh. one is the Brahman, this, Right, right, right. and is it because he just explained that if you you'll have conflict in society? Is this is that the reason why he said that? What is the purpose of that. think many interpretations are there, you know. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને ચાર વર્ણ વર્ણાશ્રમ ની વાત કરી બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય ક્ષુદ્ર આ બધા જે ચાર વર્ણાશ્રમો કયા તે એની પાછળ હેતુ શું હતો કે આ સમાજમાં અંદર અંદર કઈ કોન્ફ્લિક્ટ ના થાય એટલા માટે એકદમ એકદમ ટોપ ઉપર લઈ જવા માટે to take them towards the top. Development <coughs> top ઉપર લઈ જવા માટે બ્રાહ્મણ બ્રાહ્મણોમાં જ લગ્ન કરે અને બ્રાહ્મણોમાં જ એ ટોપ ઉપર જાય નહીં બ્રાહ્મણ ક્ષત્રિય ભેગા થયા ડાઉન થયા કરે <coughs> સ્ત્રીની છોકરી જોડે પહેણે એટલે સ્ટોપ ઉપર જાય છત્રી પણ બ્રાહ્મણ બ્રાહ્મણ ની સાથે પહેરે તો ટોપ ઉપર બ્રાહ્મણ પણ જાય ટોપ ઉપર જવા માટે રસ્તો હતો બહુ સુંદર રસ્તો હતો મોટા મોટું શોધખોર છે આ દ્વારણાશ્રમે મોટા મોટી શોધખોર પણ એક મોટા મોટું ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ બધું હોય રાજમહેલ એટલું બધું દેખાવામાં સુંદર હોય પણ જયારે જૂનો થાય ત્યારે सब there is a big, big palace, palace, beautiful palace, but, but, it, has, but it, it has become the old one. old one. So does it look nice? No. जूनो था अच्छा दिखाता है खराब दिखाता है खराब दिखाता है खराब देखा है खराब देखा है बहुत खराब दिखाता है जितना अच्छा था इतना ही खराब तो ये वनाश्रम में जितना अच्छा था ना इतनी ही खराबी हो गई क्योंकि વર્ણાશ્રમ is in the demolition state Now <laughs> eh? નવે સતી પછી ah, એની મેં કુદરત જ કરી રહી છે પટેલ ગયા વાણિયા વાણિયા પટેલ બ્રાહ્મણ આમ તેમ બધું કુદરત કરી રાખી there is now intercaste Circle marriages no Ma- this is all na- nature is ધોળિયા doing કરતા one. સારું ધોળિયા એમ ના જોડે. nature is doing now one no four આમાં જોવાય આ ડેવલપ કહેવાય But it goes, nature is doing this now, Mm. this intercaste and all that. But that means it's down, right? Yeah. Downfall. And then again it will come up like our Mm. system. But what if you live in society and you still believe in that system? How do કેરેલા you Brahmin Kerala Brahmin pure vegetarian pure vegetarian એમ કે છે કે હવે આ બધું જે થઈ રહ્યું છે અત્યારે વાણિયા બ્રાહ્મણ પટેલ બધું એકમેકમાં પરણે છે તો એ કે છે કે ડાઉન માં લઈ જાય છે डाउन में गया था टप में लेता है वो गया था ही डाउन में इतना तिरस्कार था ब्राह्मण को कि हरिजन को देखे थे उसको देखने में तिरस्कार लगता था Uh-huh. और कुत्ता कुत्ता को देखकर नहीं लगता था तिरस्कार कुत्ता को अच्छी तरह से देखता था हर हरिजन को देखता था हम ऐसा नहीं होना चाहिए बहुत अंदर लेवल हो गया था अभी अभी तिरस्कार चले गए तिरस्कार नहीं होना चाहिए The reason, the reason, uh, the real reason why Krishna did, uh, my understanding was to the Brahmin people. So, yes, आदमी पर तो nahi hona चाहिए Kutte bhi nahi hona होना dog could have, even a dog he should not have that तो बड़ा आदमी कभी कभी मालूम होता है कि, कि कोई छोटे के साथ तिरस्कार नहीं करता है हाँ। उसको बड़ा आदमी बुलाता है Greatness is when he does not discriminate. और जो तिरस्कार करता है बड़ा आदमी कैसा है <laughs> वो बामिन कैसा है Ah. That was the reason why Krishna did it. But the people didn't understand uh-huh. that it was done. બધી ખરાબી હતી એટલો બધો ખરાબ હતો હરિજન હરિજન છે કામ કરવા આવે શુદ્રો ગામમાં સાફી સુધી કરવા આવે પૈસા દેવાના ખરા એ લોકોને પણ પગલા પડે નહીં જમીન પર એનો પગ પડે નહીં એટલે ચાલે તેની પાસે જયડું બાંધેલું હોય તે જવડી એના પગ ભૂસી નાખે અને આગળ કોરિયું બાંધેલું હોય આગળ તે થૂંકવું હોય એમાં થૂંકે બહાર નહીં થૂંકવાનું એટલું બધું ખરાબ બધું બહુ જ ખરાબ તેનો આ દુઃખી છે ને બધા દુઃખી તેને જ છે હરિજનો ઉપર ત્રાસ વર્તાયો શુદ્રો ઉપર ત્રાસ વર્તાયો શુદ્રો ઉપર જબરજસ્ત ત્રાસ વર્તાયો હિન્દુસ્તાનના લોકોએ અને બીજું વિધવા ઉપર ત્રાસ વર્તાયો Widows men are there. તેની આ ફળ આવ્યું છે બધું આ ફળ તેનું જ આવ્યું છે બધું વિધવા, yeah. That is, uh, અત્યારે ભોગવે છે બધું તે. હા તો સતીનું કહ્યું ને તે. Yeah. और कागज में लिखे गंगा स्वरूप गंगा स्वरूप क्या करता और सामने देखे जब ये ये आई नो अपशुकन हुआ अपशु રાડેલી આવી અપશુકન થયા સમજ્યો ને? જુઠ્ઠા ને ચોર બધા થઈ ગયા તો બધું કુદરત સારું કરે મારી ઈચ્છો કે સીધા કરીને बुक देवी गंगा ऐसा है उसको कोई कुछ नहीं कर सकता એ બધું છોડી દે और आदमी को कर सकता है कुत्ता प्रोटेक्टेड होता है कुत्ता फिरता है बिल्ली फरती है और बिल्ली दूध में हाथ मुंह डाल के चली गई तो भी वो बोलता है वो इसमें नहीं डाला मोड़ नहीं डाला मोड़ नहीं डाला कैसे They like the pet so much. Wild fellow, wild fellow. तिरस्कार नहीं होना चाहिए किसी के साथ तिरस्कार डिस्क्रिमिनेट नो अपने को गाली दे तो भी रिजेंटमेंट रिजेंटमेंट हाँ। अपने को गाली दे तो भी तिरस्कार नहीं होना चाहिए इन्हें तिट्टी ना என்ன திட்டினாலும் நான் அவனை ரிசைன் பண்ணக்கூடாதுன்னு சொல்றேன் बड़ा आदमी किसको बोला जाता है किसी को तिरस्कार नहीं करता बड़ा आदमी कौन बड़ा आदमी किसी को तिरस्कार नहीं करता But tell Dada, you know, in your day-to-day -day life, you, you automatically judge people, you know. I do it all the time, you know, and tell him what vidhi he can do to get, yeah, get out of it. I this. also wanted to know that. Because, uh, I, bet, I bet everybody here wants to know that. No, because you see... The... Radhe and Meenu કહે છે કે અમારાથી એવું થઈ જ જાય પેલું ભેદ પડી જાય ને પેલી દ્રષ્ટિથી જોવાઈ જાય ગમ કોઈને પણ તમે તિરસ્કારની વાત કરી ને તમે એટલે પણ એને કોઈના માટે કંઈક પણ અભિપ્રાય સારો ખોટો આપી જ દેવાય અમે જોતાની સાથે તમને ખબર પડે છે ને Yeah, हाँ, खबर पड़ी हाँ? हाँ हाँ आपकी जागृति में होता है ना हाँ हाँ हाँ तो फिर आप गुनेगार नहीं वो राम कृष्ण राधे कृष्ण गुनेगार है उसकी गुनेगारी तो आप देख लिया इधर चली गई समझो ना Very वो इफेक्ट है very effect Because see, he cures your हाँ. problems by knowledge, not he removes ignorance. Effect ऊपर राग भी नहीं और द्वेष नहीं भाई वो चलेगा अरे आपने भी चलेगा But judge पड़ कोई भी जात के इफेक्ट हो गए इसके पे राग भी नहीं हुए और द्वेष भी नहीं वो So, चलेगा Adhimari, if you become attentive, attentive, attentive, then automatically it will, all the effects will just drain away. And then you will not have anything to do with it. भगवान का If you don't effect realize it, एक ही जात की है enjoy doing it, that's और when you वो get बुद्धि the- वाला ने सब दो जात बनाई Hmm. भगवान के वहाँ इफेक्ट एक ही जात की है इफेक्ट लेकिन इफेक्ट है वो ये बुद्धि वाला ने दो जात का बनाया ये इफेक्ट अच्छी है और ये <laughs> बुरी है। बहुत important. भगवान का वहाँ एक ही जात की है सब चलेगा பகவான் வந்து எஃபெக்ட் ஒண்ணுதான் வச்சிருக்காரு મનુષ્ય હેડ બી જસ્ટ વો હવા और बुद्धि वाला के ये हवा सुगंध नहीं है दुर्गंधी है ये सुगंधी ये ये बुद्धि वाला की बात है भगवान के मान भगवान की बुद्धि नहीं हाँ। कैसे अच्छा इतना भी बुद्धि नहीं सेंस नहीं जब सेंस होता है भगवान में तो इसको भी कभी नॉनसेंस बोल जाता है लोग कभी सेंस वाले को नॉनसेंस बोलता है जिसके पास सेंस है ही नहीं जिसको नॉनसेंस नहीं बोल सकते By relative viewpoint, Ram, or real viewpoint, Bhagavan. ऐसा देखता है ना राम को हाँ ऐसा देखो बरोबर और मेरे के वेड़ के सिद्ध नहीं करवाना ऐसे करना है ऐसे करना है है ना और relative view point Ram real view point भगवान இப்படி பண்ணு சொல்றாரு இப்போ பகவானுக்கும் சொல்லி பண்ணு கட்டிக்கிட்டா அதை விடாத ஒண்ணு Attachment. Ah. But tell him when you see a child like that, you you you see so much innocence. It's not that it's yours. It's, you you think it is God. You know that is why you do that. You know. But you haven't seen God either. But something about it you like. Even a, a very cruel person. But what is that? That that means he all everybody has that in him. You know, and only some things bring it out. Is that a fact? એમ કે છે કે નાનું બાળક છે તે તે છે તો બહુ નિર્દોષ હોય છે નિર્દોષ એટલે એને જોતાની સાથે જ આપણને ભગવાન છે એવો ભાવ થાય ગમે એટલો ક્રૂર હૃદયનો હોય તો પણ એને ત્યાં આગળ ભાવ બદલાઈ જાય કારણ કે એની ઇફેક્ટ પડે છે બાળક ની ઇફેક્ટ એની પર પડે શું હા મને જોતાની સાથે મારી ઇફેક્ટ એની પર પડે છે ડાયો થઈ જાય ગાડો હશે ડાયો થઈ જાય ઇફેક્ટ પડે just reflection of that child baby towards that cruel man yes. which makes him oh. same with dada Correct. when we when we come in in front of dada you also reflect reflects in us. And you also feel like that. We also lose all our this kashas. But that means, let me ask you one question. I mean, it may be a little dumb question. That means if you really want to be in the state, you should always associate with people. Don't do anything, you know. I mean, I know you cannot be that. But don't you think if you spend more time with, with small children like that and all the time meeting holy people, that means definitely you're getting better effect. You know, even even a worse person, you know, you, you can change it. I, I know in society you cannot do that, you know, theoretically, because each man has. But say I have a choice. If I feel that, you know, there I go again, I, you know. But I'm just saying, રાધા એમ કે છે satsang, કે નાના બાળકો સાથે ખૂબ આપણે ટાઈમ કાઢીએ અથવા તો સંતો પાસે જઈએ સત્સંગ કરીએ તો એનાથી કે છે કે આપણું ચોખ્ખું થાય પ્યોર રહે એ વાત સાચી हाँ, बताते हैं। effect. जितना आदमी प्यार है इसके पास जाओ तो इतनी ही प्योरिटी आपको लगती है हाँ. और कोई कोई अच्छा आदमी नहीं मिले तो लड़के के साथ रह- खेलना समझे ना हाँ, हाँ, हाँ. लड़के के साथ खेल खेलना और बुढ़े के साथ मत खेलो <laughs> क्यों दादा क्यों बुढ़े बहुत चिंता करता है वो लड़के निर्दोष देता है हाँ, निर्दोष निर्दोष हाँ और बुढ़ा की सेवा करो हाँ, बुढ़ा की सेवा करो बुढ़ा आदमी सेवा करो उसकी और छते अच्छा तो लड़के के साथ खेलना If I replay with a child, because old ચલો વધારે ઘટકી ગયેલો હોય સુખમાં ભૌતિક સુખમાં એટલે આ તો કુદરત ના બહુ જાત જાત ના કાયદા છે અને દાન નો અહંકાર કરે મેં કેવા દાન આપ્યા છે ને કેવું એ કર્યું અને પેલો ચોર હોય ને એ તો આપડે લાયક હું તો નલાયક માણસ છું બહુ નલાયક એવું પોતે એફિડેવિટ કરે કન્ફેસ કરે સમજ કન્ફેસ ના કરે ખરાબ હોય તો હા મારી પાસે સ્ત્રીઓ પણ કન્ફેસ કરે છે પંદર વર્ષની હતી ત્યાંથી તે ચાલીસ વર્ષની થઈ ત્યાં સુધી બધું એક એક શબ્દ કન્ફેસ કરે સ્ત્રીઓ હોઉં કાગળ પર લીખી અને કન્ફેસ કરે એટલે પછી અમે આમાં હાથ કરી ધોઈ નાખીએ પછી એને કાગળ પાસ આપી દે મહિના સુધી એ વાંચે પશ્ચાતાપ કરે મહિના બસ કરા There's one? Yeah. Oh. Something with your place. This one was this is no, only the હા અમારી ટોપી ને કોણ અડે કોઈ અડતું છે કોઈ નહીં તો એ છે તો લઈ ગયો લઈ ગયો નાખી દીધી કચરો સમજી નાખી કચરો સમજી આપડે અમુક જગ્યાએ મૂકેલું એવું પેલા કચરો સમજી નાખી કચરો નહીં એવો માણસ હતો એ કોણ લઈ જાય કોણ એને ઉપર થી પાંચ રૂપિયા લે એક જૂની હતી તે હતા બીજી બે નવી લાયા હતા એક નવી જતી એક નવી છે મને ભીખ માગે નહીં કોઈ માન ની ભીખ માગે છે જય સચિદાન દાદા ભગવાન જાઓ સત્સંગ કરો હો બસ આપણે બે છે દાદા આ કમલેશ ઝવેરી છે પેલા ભાઈ કમલેશ આવો વાતચીત કરવા દો તમે કમલેશ આવો આમ આવી જાઓ તમે ના એમને બેસી હજો વાતચીત કરવા એ કમલેશ ઝવેરી છે ન્યુ જર્સી રહે છે તો દાદાની એમને વાત કરી હતી તો આજે દાદા પાસે આવ્યા છે ને જ્ઞાન લેવાના છે અને મહેશભાઈ છે કુકવિલ ટેનેસીથી આવ્યા છે કુકવિલ ટેનેસી નેવું માઇલ છે અહીંથી દૂર કેટલા માઇલ થી નેવું માઇલ નેવું માઇલ તે તો નજીક નજીક જ છે આઝાદ થી ત્યાં ગાડી લઈને આવ્યા પ્લેન ક્યાં આવેલા નેટિવ પ્લેસ સુરત મૂળ સુરત ના સુરત ના સુરત ના છે રેરી હમ ચંદુભાઈ સવાલ કરો કઈ <coughs> આવો નામ છે બેનું કમલેશ કમલેશભાઈ આવો ચંદુભાઈ ઓળખવા માટે આઈ એમ નથિંગ નથિંગ અસ્તિત્વ છે you are to as your company? Nothing. You are. Or you are ever. Permanent. Mm. Kamlet is your name. Barabar. Mm. ભૂલ ચાલુ આવી હતી ભૂલ ચાલુ જ કરી રાખી છે એ ભૂલ ભાગી નથી હજુ આપડે કોણ છીએ તો તપાસ કરવી જવાબ દેતા આમ ઝવેરી ને પાસે ફાધર મળે દાદા ને નાનપણ બધા ડાયા બને કોને આવડું મોટું જગત બનાવ્યું છે કોઈ દવરો માણસ એમ લાગે પોલીસ માણસ બનાવેલું લાગે છે તારો માણસ આવું કરે જ લોકો કેટલા દુઃખ બધું છે બધી દુઃખ હિન્દુસ્તાનમાં દુઃખ વિશે દુઃખ પૂર્વમાં દુઃખ પશ્ચિમમાં દુઃખ બધે દુઃખ ઉપાધિ ઉપાધિ ઉપાધિ અસમ કોઈ પોલીસે બનાવ્યું નહીં કેવું લાગે જે લાગે આપણે જેવું માનીએ એવું જગત છે આપણે માનીએ એવું જગત છે આપણે માનીએ એવું જગત છે આપણે માનીએ એવું નહીં તું માનો એવું થઈ જાય હું દુખી છું દુઃખી છું સુખી છું થાય પણ એકદમ પછી અસર થાય વગેરે નહીં પણ દુઃખ નહીં દુઃખી માનીએ એવું ચાલે નહીં પછી બધી લગ્ન કાય એવું ના હોય આપડે કઈ આપડે લગ્ન થઈ ગયું થઈ ગયું થઈ ગયું અડચણ બધા ખબર પડે <laughs> God is created correct by relative viewpoint, not by real viewpoint. God is created correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, the world is the puzzle itself. સમજમાં આવે કે વિજ્ઞાન થી ઉભું થયેલું પણ ત્યાં અમુક તત્વચિંતકોને માટે આ જાણવાની જરૂર છે અને બીજા લોકો ભ્રાંતિ નું ભગવાને બનાવ્યું એ જાણવાની જરૂર છે બેને જુદું જુદું જાણવું જોઈએ એટલે તત્વ ચિંતકો મારી પાસે અહીંયા આવે તો તત્વ ચિંતક ના આવે તેને આ જાણવું જોઈએ વાત કરજો જાણવું તો પડશે કોઈ જાણવું તો નહીં અમે કોઈ પૈસા તો વગર દુખે તો હું એ ચડકા એટલામાં કેટલી બધી વિજ્ઞાન વીકનેસ નહીં લાગતી તો તરીકા ખબર પડે ગજુ કપાય પાંચ હજાર ડોલર નું વીકનેસ આવે ને વીકનેસ આવી જાય કે ના શારીરિક હવે આપણે વીકનેસ કાઢવા માટે નહીં જવું કરવું જોઈએ દવા નહીં જોઈએ કોઈ પણ જાતની વીકનેસ ના આવે ત્યારે ભવિષ્ય ના થઈ જશે તેમ થઈ જશે આમ વિચાર આવે ખરા લોકોને ભવિષ્યના વિચાર આવે તે ભય લાગે ખરો જીવન જીવન શું મિનિંગલેસ જીવન જીવન અર્થ છે <laughs> વસંતભાઈ કહ્યું તો એવું બીજા કોઈ વાત નહીં કરી ના વસંતભાઈ થ્રુ જ ખબર પડેલી વસંતભાઈ વસંતભાઈ ની થ્રુ જ ખબર પડેલી ફોન એમનો આવ્યો હતો એમનો ફોન આવ્યો હતો નીકળી જાય વિજ્ઞાસ નીકળી જાય the world is the puzzle itself puzzle થયેલું છે God has not puzzle this world at all ઓલી સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ છે બધું જેમ ટુ એચ ને ભેગું થઈ જાય ઉપર તો પાણી મેળે પડે કે ભેગર ને મોકલવું પડે મેળે પડે એની મેળે પડે એવું વિજ્ઞાન છે તો ભય કોનો રાખવો ભાઈ પૂછે છે ભય કોનો રાખવો નો ભય કેમ રહ્યો ભાઈ ભયમાં જીવન જ કેમ કેવાય એટલે આખી ભય લાગે રાખી રાત ઊંઘ ના આવે એને જીવન કેમ કહેવાય નિર્ભય થવું નથી ભય કેમ લાગે છે શું નામ એમ ભાઈ નું મહેશ મહેશભાઈ મહેશ હું કમલેશ છું પોતે જે છે એ જાણતો નથી અને આરોપ કરે છે હું કમલેશ છું એ જ ભાઈ એથી ભય લાગે આવું છુપાવે હા આવું છુપાવે એટલે પછી ભય લાગે પોતે એ જાણે તો પછી ભય કેમ લાગે તમે મહેશ નામથી મહેશ નામથી મહેશ ઓળખવા માટે આદિ એને ઓળખવા માટે નામ તો પાડું છે જે આનું નામ પાડે છે આનું નામ પાડે છે એવું આનું નામ પાડેલું કોઈ પણ મટીરિયલ નું નામ હોય એ મટીરિયલ નું નામ ના હોય સમજ ને મટીરિયલ નું નામ હોય એટલે આ મટીરિયલ છે તમે જુદા ના ખબર પડી મને પડી સમજ પડી ગઈ તમે કેમ છેડા એને એનું કારખાનું કાઢ્યું છે કે થોડું થોડું છે આવે ને ચાલી જાય આવે ને ચાલી જાય ના પણ કારખાનું આખું આખું ધરે કરે બહુ માલ નથી કાઢતો ને <laughs> કોઈક વાર કેટલાક તો કાસણ જ કાઢેલું ચિંતા ઢગલે ઢગલે ચિંતા શું ફાયદો થાય કશો જ તો પછી શા માટે કરતા એ જાણીએ તો બહુ મોટું છે એ જાણીએ તો બહુ મોટું છે એમ જણાવી દઈએ તારે જાણવું જણાવી દઈએ ફરી ચિંતા ના થાય એવું કહીએ શું કરે જય સચિદાન નબળી ના ઉત્પન્ન થાય એને સંસારમાં સારી ચાલ્યા કરે બોટ તડકાવે તો પણ ભય ના લાગે એવું નિર્બળતા ના હોય છે બોસ છે કે નહીં છે ને કેટલા બોસ એક જ એક જ ઘેર બોસ નહીં એ જ બોસ <laughs> ઘેર બોસ ઓફિસ માં બોસ ઓફિસ માં તમને આ વાત ગમે છે કે કઈ ના રહી તમે કુકવેલ ટેનેસી કુકવેલ ટેનેસી વણીસા વણીસા વણીસા સુરત ની પાસે સુરત પાસે પટેલ છો કયા ગામ ની જોડે મોટું ગામ કયું મોટું ગામ કયું વિજ્ઞાન થી બધું થઈ જાય નહીં તો કરોડ ઉપાય થાય નહીં કરોડ અવતારે ના થાય એ હેલી વસ્તુ નથી હેલી વસ્તુ હિમાલયમાં ભટકત નહીં હિમાલય કેટલાય વર્ષોથી હિમાલય ભટકે બૈરી છોકરા ફટક ફટક કરે છે કઈ પૂછ પૂછ કરી બધી કઈ ખુલાસો કે જેવું સાંભળવાનું મન થાય પૂછવાથી ફાયદો થાય એમાં પૂછવાથી લોકો બધું જાણવાનું મળે જયારે પૂછતા આવડે તે પૂછે એ બધા પૂછી છે કે પૂછીશ <clears throat> ક્યાં પૂછીશ હા પૂછ જરૂરી કોને કહેવાય પૂછો અધ્યાત્મમાં જરૂરી કોને કહેવાય પૂછો શું અધ્યાત્મમાં જરૂરી કોને કહેવાય મારે તો થોડું જૈન વિશે પૂછવું છે પૂછો પૂછો ને બહુ સરસ બહુ સરસ છે જૈન નો પૂછનારા પૂછો સિમંદર સ્વામી આવતી ચોવીસી માં છે અત્યારના ક્યાં છે પૂછવું સિમંદર સ્વામી આવતી ચોવીસી માં છે અત્યારે ક્યાં છે અત્યારે તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે અહીં આવતી ચોવીસ એમ નથી નથી એ તો આ મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે તીર્થંકર જ છે શું વર્તમાન તીર્થ એટલે હજુ તો ઘણા આવતી ચોવીસ સુધી આપણે એની ચોવીસ સુધી ત્યાં રહેવાના છે પોતે આના દેહ એ તો અઢી એક લાખ વર્ષનું આયુષ્ય હતું એનું એમાંથી દોઢેક લાખ કર્યું એક લાખ એક રહ્યું છે તો આવતી ચોવીસ આપણે અહીં થાય ત્યાં સુધી એ રહેવાના છે અત્યારે હરિહંત કહેવાય આપણા ભારત દેશમાં કારણ કે પેલા જે તીર્થંકર હતા ને એ તો બધા સિદ્ધ થઈ ગયા અને હરિયન કોઈ રહ્યું નહીં તો આ જે હાજર હોય દેહ સાથે સમજ ને હરિહંત એ નમ હરિહંત કહેવાય તે આ હરિહંત એટલે સિમંદર સ્વામી ના હરિહંત નમો હરિહંત બોલીએ તો સિમંદર સ્વામી આપણા લક્ષ્મણ કામ નીકળે સમજ પડે ને